આપણે દસ વચનામૃત સુધી જોઈ લીધું આજે અગિયારમાં વચનામૃતનું પઠન કર્યું અગિયારમાં વચનામૃતમાં બે જ પ્રશ્નો છે અને બે જ બાબત છે પહેલો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો છે બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો બંને સંપ્રદાયના બહુ અગ્રણી સંત છે અને મહત્વના પ્રશ્ન પૂછ્યા છે અને મહારાજે બહુ જ અતિશય ટૂંકમાં ટૂંકો જવાબ આપ્યો છે અતિશય ટૂંકો તો બે બાબત પેલી બાબત છે વાસનાનું સ્વરૂપ શું છે એટલે વાસના પરત્વે એક પ્રશ્ન છે એટલે વાસનાની એક બાબત બીજી બાબત છે ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહે એટલે બીજી બાબત છે એકાંતિક ભક્ત વિશેની તો એ બે બાબતમાં પહેલી બાબત વાસનાનું શું રૂપ છે અને ખરેખર વાસના સમજવી જોઈએ વાસના એવી ચીજ છે કે સમજવા છતાં પણ ન સમજાય નહીતર તો બ્રહ્માનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછે જ નહીં પણ આપણા હિત માટે આ પ્રશ્ન પૂછ્યો છે છતાં બહુ ઊંડા ઉતરીને વિચાર કરીએ તો એમ જ લાગે કે વાસના એટલે શું એ સમજવું કઠણ પડી જાય કોને વાસના કહેવી તો એનું સ્વરૂપ શું છે એ મહારાજને પૂછ્યું એટલે મહારાજે જવાબ બતાવ્યો કે પૂર્વે જે વિષય ભોગવા હોય દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહી તો આમાં પણ બે બાબત આવી એક બાબત એ છે કે વાસના એટલે શું એ એક બાબત આ જવાબમાં રજૂ કરી મહારાજે કે વાસના એટલે શું એ બતાવ્યું અને બીજી બાબત એમાં ને એમાં એ આવી કે વાસના બંધાય છે કઈ રીતે વાસનાનું સ્વરૂપ શું છે અને વાસના બંધાય છે કઈ રીતે આ બંને બાબત ટૂંકમાં મહારાજે બતાવી દીધી જેમ રોગ હોય તો રોગનું કારણ પણ હોય એમ વાસના રોગ છે તો એ વાસનાનું કારણ પણ જાણવું જોઈએ રોગ હોય માનો કે મેલેરિયા છે તો પછી એના લક્ષણ છે કે ભાઈ ઠંડી લાગવી શરીર તૂટવું માથું દુખવું ઉલટી થવી આ બધા જે લક્ષણો છે એ મેલેરિયાના લક્ષણ છે તો પછી એના કારણો શું છે ભાઈ દૂષિત હવામાન છે મચ્છરોનું કરડવું છે આ બધા એના કારણો છે એવી રીતે વાસના છે તો એનું લક્ષણ શું છે એનું સ્વરૂપ શું છે અને એ કઈ રીતે આપણામાં પ્રવેશી જાય છે વાસના કઈ રીતે બંધાય છે તો પેલી બાબત વાસના એટલે શું કે આપણા મનમાં જે વિષય ભોગની ઈચ્છાઓ ઉઠે છે પંચ વિષયના ભોગની જે ઈચ્છાઓ ઉઠે છે એનું નામ વાસના છે આ ખાઈ લઉં તે પી લઉં આ ભોગવી લઉં ત્યાં જઈ આવું આવું વસાવું આ મેળવી લઉં એ બધા જે રાત દિવસ જે પંચ વિષયના સંકલ્પો ઉઠે છે ઈચ્છાઓ ઉઠે છે એને વાસના કહેવાય છે સ્ત્રીને પુરુષની પુરુષને સ્ત્રીની જે ઈચ્છા વર્તે છે એ વાસના છે ખાન પાનમાં જે સ્વાદ વગેરેની જે ઈચ્છાઓ વર્તે છે એ વાસના છે ધન સંપત્તિની ઈચ્છાઓ છે એ વાસના છે ભોગ વિલાસની ઈચ્છાઓ છે એ વાસના છે તો આ જે મનમાં ઈચ્છાઓ ઉઠે છે એનું નામ વાસના આંખો મીચીએ એટલે આપણને બધું દેખાય કે આટલા આટલા જે તરંગો ઉઠે છે એ બધી જ વાસનાઓ છે સંસાર સંબંધી જે ભોગના સંકલ્પો ઉઠે એનું નામ વાસના હવે એ વાસનાને તો સમજી લીધું કે આ મનની અંદર જે આ બધું દેખાય છે તો એ વાસના છે ઘડીક આ મેળવવું છે આ પામવું છે આ ભોગવવું છે એવા જે સંકલ્પો થાય છે એ બધી વાસના છે તો આ વાસના બંધાઈ કઈ રીતે ગઈ આપણામાં કઈ રીતે બંધાય છે તો એ પણ સમજાયું મહારાજે કે પહેલા જે વિષયો ભોગવા છે દીઠા છે જોયા છે સાંભળ્યા છે એના જે સંસ્કારો પડી જાય છે એમાં વાસનાનું સ્વરૂપ બંધાય છે જે વિષય આપણે એકવાર ભોગ્યો તો એમાં જે અનુભૂતિ થાય છે એના સંસ્કારો આપણી અંદર અંતઃકરણમાં ચિત્તમાં મનમાં એક પ્રિન્ટ થઈ જાય છે કોઈને એમ પૂછીએ કે ભાઈ કેળું એટલે કેવું તો શું થાય કેળાના રૂપ ગુણ બધું જ આપણી નજર સમક્ષ આવે એનો સ્વાદ નજરમાં આવે અને જેને ભાવતું હોય એના માટે એને તરત આકર્ષણ પેદા થઈ જાય સરસ મજાની કોઈ હોટેલમાં કોઈ વાનગી ખાધી કોઈ મિત્રની સાથે પહેલી વાર જ એનો ટેસ્ટ લીધો અને મનમાં એ તમામ જે સંસ્કારો હતા એને બેસી ગયા હવે મનમાં એક અનુભવ ઘૂસી ગયો એક સ્વાદ પેસી ગયો એટલે હવે ફરી ફરીને એ મન આપણું છે એ પેલું હોટેલ પેલું રેસ્ટોરન્ટ એને યાદ કર્યા કરે કે એ જે ખાધું છે એવી મજા તો બીજે ના મળે ભલે પચાસ રૂપિયાની ડીશ થાય પણ એમ કે વસૂલ હકે એને વાસના બંધાઈ જ્યાં સુધી ભોગવું નહોતું ત્યાં સુધી એને એના માટેની કોઈ પીડા નહોતી કોઈ ઈચ્છા નહોતી એકવાર ભોગ્યું એટલે અંદર પ્રવેશી ગયું જેવી રીતે ટેપ રેકોર્ડમાં બધો જ અવાજ છે એ ટેપ થઈ જાય છે કોમ્પ્યુટરની ફ્લોપીમાં જેમ આખો પ્રોગ્રામ છે અંકિત થઈ જાય છે એવી રીતે આપણું જે અંતઃકરણ છે ચિત્ત છે એમાં આ બધા જ વિષય ભોગનો અનુભવ છે પ્રિન્ટ થઈ જાય છે અને જે સંસ્કાર પડી જાય છે એ સંસ્કારમાંથી વાસનાઓની સ્મૃતિઓ જાગૃત થાય છે ભૂતાવળ આખી બેઠી થાય છે સંસારનો અનુભવ એ અનુભવ એને વારંવાર સંસારને માટે ખેંચે સ્ત્રીને પુરુષને એ તરફ ખેંચી લે કારણ કે એના ચિત્તમાં હવે એ વસી ગયું છે ફ્લોપી તૈયાર થઈ ગઈ છે એટલે આ રીતે ભોગવવાથી કોઈ વિષયો ભોગવવામાં ન આવ્યો પણ ખાલી જોયા તો જોવાથી પણ એ વિષયો અંદર ઉતરી ગયા એના સંસ્કાર પડી ગયા કોઈ એવું સુંદર સ્થળ હોય એક વખત તમે વિહાર કર્યો તો પછી ફરી ફરીને વીકેન્ડમાં જવાનું મન થાય નહોતું જોયું તો કોઈ સવાલ નહોતો જે દલાલી જમીનનો વેપાર કરતા હોય છે એમણે કોઈ જો એવી સુંદર મગ્યા મજાની જગ્યા કોઈ પોઈન્ટ ઉપરની જોઈ લીધી તો પછી એને રાતે ઊંઘ ના આવે એક જણાને પતાવી દેવો પતાવી દે પણ જમીન પડાવી લે આ બધું આપણા ચિત્તમાં ભોગવાથી જોવાથી અંદર વસી જાય છે એવી જ રીતે વિષયોનું શ્રવણ કરવું ન ભોગવા હોય ન જોયા હોય પણ એના વિશે જે કથા સાંભળવી તો એ આપણી અંદર પણ એક આખા વિષયોનું સ્વરૂપ પ્રિન્ટ કરી નાખે અમેરિકા જોયું ન હોય પણ અમેરિકા વિશે બહુ વાતો સાંભળે તો પછી એમ થાય કે મારે અથવા મારા બાબાને એકવાર તો મોકલવો જ છે અને ગમે તેમ લોચી મારીને પણ જો મારો બાબો ઘૂસી જાય તો પછી અમે પાંચ વર્ષે ડોસો ડોસી ત્યાં પહોંચી જઈએ પણ અમેરિકા જાઉં જાઉં ઘણા લોકો નથી વાત કરતા ગમે તેમ થાય ઘર ગીરવે મૂકવું પડે ભલે પણ એકવાર અમેરિકા આંટો મારી આવો છે આ શ્રવણથી અંદર જે એના સંસ્કારો પડે છે અને પછી ભોગની લાલસાઓ પેદા થાય છે એટલે બીજી લાઈન મહારાજે કહી કે જે વિષયો ભોગવવામાં પણ ન આવ્યા હોય તેની પણ જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે એને પણ વાસના કહીએ જો સૌભરી ઋષિએ સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યું એને ગ્રહસ્થાશ્રમ માંડ્યો જ નથી સાઠ હજાર વર્ષથી તપશ્ચર્યા કરે છે યમુનાના ધરામાં કેડસમાં પાણીમાં એક બે વર્ષ નહીં કેટલા સાઠ હજાર વર્ષ સુધી તપશ્ચર્યામાં લીન છે સૌભરી ઋષિ ક્યાં સંસાર છે પણ એક દિવસ ખાલી આંખ ખુલી અને એમણે માછલા માછલીનો સંસાર જોયો તો સૌભરીને એ જ ધડાકે થયું કે બધું જ મેં ભોગવું પણ આ એક ગ્રહસ્થાશ્રમ તો બાકી છે જો વાસના ઉઠી એ વિશે એમણે કોઈ શ્રવણ કર્યું હશે ક્યાંય વિષયોને જોયા છે એની પ્રિન્ટ એને આ બધો ભોગ એને સળવળાટ કરાવે છે અને ઇતિહાસ પુરાણ એમ બતાવે છે સૌભરી ઋષિ માનધાતાની પચાસ કન્યાઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા સાઠ હજાર વર્ષોથી તપમાં રહેનારો ઋષિ ગ્રહસ્થી થયા આ વાસના અંદર જે સંસ્કારો પડ્યા છે એમાંથી ઉઠે છે એ સંસ્કારો એટલા સૂક્ષ્મ છે કે જે આપણે જોઈ શકતા નથી અનુભવમાં પણ આપણું ચિત્ત પકડી ન શકે બહુ ઊંડું વિજ્ઞાન છે પણ એની કાંઈ આપણે જોવાની જરૂર નથી તો એ સંસ્કારો એક જન્મના પણ નથી અનેક જન્મથી આપણે આ સંસ્કારો પાડ્યા છે આપણો આ કંઈ પેલો જન્મ છે અનેક જન્મ છે અને જન્મ જન્મ આપણે આના સંસ્કારો પાડ્યા છે એ કાગળ હોય એ કાગળ ઉપર લખીએ ફરીથી લખીએ એના ઉપર ફરીથી લખીએ લખીએ લખીએ અને લખીએ જ લખતા જ જઈએ તો એક દિવસ એવો આવે કે કાગળ જ દેખાય નહીં બધા શાહીના લખાણો જ દેખાય અને એ પણ અતિશય ગોબરા ઉકેલી ન શકાય એવા તો એવો જે કાગળ એવું જ આપણું અંતઃકરણ થઈ ગયું છે જન્મ જન્મના સંસ્કાર મજબૂત થઈ ગયા છે બાળક જન્મે બિલકુલ નાનું છે એ બાળક નિર્દોષ છે બરાબર ને બાળક જન્મે છે બાળક નિર્દોષ છે પણ બાળક નિર્દોષ છે પણ નિર્વાસનિક નથી આ વાત સમજવા જેવી છે બાળક નિર્દોષ જરૂર છે ઇનોસન્ટ છે પણ નિર્વાસનિક નથી જો નિર્વાસનિક હોત તો એનો જન્મ જ ન હોત જે નિર્વાસનિક હોય છે એનો પછી રીબર્થ એને પછી જન્મ નથી એટલે સબૂત છે કારણ કે જે જન્મ થાય છે એ વાસનાથી થાય છે અને એવી રીતે થાય છે કે જ્યાં એની વાસના છે ત્યાં એને એ વાસના ઢસડી જાય છે એટલે મહારાજા કહ્યું છે કે જેને જેવી વાસના ત્યાં તેનો અચૂક જન્મ થાય તો પુનર્જન્મ છે તો બાળક નિર્દોષ જરૂર છે પણ નિર્વાસનિક નથી એનું ચિત્તમાં એવી જ વાસના પડી છે જેવી નેવું વર્ષના વૃદ્ધમાં વાસનાનું ચિત્ત હોય એવું પણ એનું એકદમ વિસ્તૃતિકરણ દેખાતું નથી સૂક્ષ્માંશમાં એમ નમ પડ્યું છે કારણ કે એને કારણ શરીર કહે છે તો બાળકમાં પણ એવું જ વાસનાનું કારણ શરીર છે દેખાતું નથી પણ નેવું વર્ષના વૃદ્ધ જેવી જ એની ચિત્તની અવસ્થા છે હવે એ ક્યારે દેખાશે કે જ્યારે એને એ શરીર વિષયોને સાથ આપશે ત્યારે જે અંદર પડેલા જે વિષયોના રાગ છે એ પ્રગટ થશે વિષયો જરૂર છે પણ વિષયોને સાથ આપે એવું શરીર નથી શરીર તૈયાર થશે એટલે શરીરની સાથો સાથ એ અંદરની જે વાસનાઓ છે એ એક એક ઇન્દ્રિયોમાંથી ડોકાવા માંડશે જેવી રીતે નાનો આંબો હોય તો આંબો જ કહેવાય પણ જ્યાં સુધી પાંચ દસ વર્ષનો ન થાય ત્યાં સુધી કેરી ન આવે એમ બાળક છે એ મનુષ્ય જ છે પણ જ્યાં સુધી પુખ્ત ન થાય ત્યાં સુધી વાસના શરીરમાંથી બહાર પ્રવાહિત ન થાય ચિત્તમાં બધું પડ્યું છે અંતઃકરણમાં પૂરા સંસ્કાર પડ્યા છે જન્મ જન્મના પડ્યા છે જન્મ જન્મના અને એ આપણે એવી રીતે સંસ્કાર પાડ્યા છે કે જેને ભૂસવા અને એ રસ્તેથી પાછું ફરવું પણ કઠણ થઈ જાય જેવી રીતે બળદગાડું જે રસ્તેથી ચાલતું હોય રોજ બરોજ એ રસ્તા ઉપર બળદગાડા ચાલે તમે જોયું છે એ રસ્તાને તો એ રસ્તામાં બળદગાડા જ્યાં ચાલતા હોય ત્યાં બે બાજુ ધોરિયા પડી ગયા હોય નીક પડી ગઈ હોય પછી એ બળદગાડાને તમે ગમે તેમ ચલાવવા જાઓ તો લપસીન પેલા નીકમાં જ પડ્યું જાય કારણ કે ખાંચો પડી ગયો છે એટલે આપણું જે જીવન છે એ પૂર્વના ચિત્તમાં જે વાસનાના આવા ધોરિયા પડ્યા છે એટલો અભ્યાસ થયો છે એટલે આવા મોટા ધોરિયા પડી ગયા છે એટલે હવે આ જન્મે ગમે તેમ વિચાર કરીએ તો પણ ફરી ફરીને આપણો પગ એ પેલા ધોરિયામાં જ પડે કારણ કે ચારે બાજુ તો ઊંચાણ છે ને આ ધોરિયો છે આવી રીતે વિષયોના ચિત્તમાં સંસ્કાર પડી ગયા છે નદીનો પ્રવાહ વહે છે તો વર્ષોથી જે જે ધરતી ઉપર વહે છે ત્યાં બને ત્યાં સુધી વહા કરે છે કારણ કે એક ધરતીમાં ખોદાઈને એક પ્રવાહ થઈ ગયો છે એવી રીતે આપણા ચિત્તમાં વિષયોના સંસ્કારના આવા ધોરિયા પડી ગયા છે એટલે હવે ત્યાંથી આપણે જે પાછું ફરવું એ અતિશય કઠોણ છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે ખાવું અને સ્ત્રી એ બેમાં તો કોઈને ગુરુ કરવો પડતો નથી ખાવા માટે કોઈ સ્કૂલમાં દાખલ થયા પછી કોઈ બાળક ખાતા શીખે એ વાતમાં માલ નહીં જંગલમાં ગાયને બચ્ચું આવે ને તોય એ થોડી ક્ષણો પછી એ પોતે દૂધનું સ્થાન ગોતી લે છે કોઈને ગુરુ કરવો પડતો નથી એવી જ રીતે સંસારમાં લગ્ન ગ્રંથિથી જોડાવવું એમાં કોઈને બ્રાહ્મણને રાખીને પૂછવા જવું પડતું નથી ત્રણ વર્ષના છોકરાને આપણે પૂછીએ ભાઈ તારે સાધુ થવું તો દસ શેરનો તોલો હલાવે ના રે ના મેં એક નાના છોકરાને જ આ પૂછ્યું હતું મેં કીધું તારે સાધુ થવું તારે લગ્ન કરવા ખુશ થઈ ગયો લ્યો બાબલો આમાં કોઈને ગુરુ કરવો પડતો નથી એનું કારણ શું છે જન્મ જન્મના આ સંસ્કાર છે એ નીક ઉપર જ ચાલવાનો છે અને એવી નીકથી ભરેલા સંસ્કારોના ચિત્તથી આ બધો સમાજ જીવે છે ને બેઠો છે કોઈ કોઈ વીરલા સંત પુરુષ હોય છે બિલકુલ નિર્દોષ કોરી સ્લેટ જેવા આ ધરતી ઉપર અવતરે છે અને અનેકને પોતા જેવા નિર્દોષ કરીને પાછા પ્રભુના ધામમાં જાય છે બાકી મોટો સમાજ સંપૂર્ણપણે પૂર્વગત પાડેલા સંસ્કારો વિષયોના એ જ રસ્તા ઉપર ચાલે છે તો આવી રીતે વાસનાઓથી આપણું ચિત્ત વસાઈ ગયું છે અને એમાંથી જે સ્મૃતિઓ ઊભી થાય છે એ બધી વાસના છે સંસ્કારો અંકિત થયા પ્રવાહો પડી ગયા એક સંસારના વિષયોની નીક પડી ગઈ એના ઉપર જે સતત ચાલવાના વિચારો આવે ને ચલાય એનું નામ વાસના છે તો આ વાસનાનું સ્વરૂપ છે અને વાસના આ રીતે જોવાથી સાંભળવાથી ભોગવવાથી જેમ એક પક્ષી નાની નાની સળીઓ ગોઠવી ગોઠવીને સરસ મજાનો એક માળો બનાવે છે અને પછી એ પક્ષી એમાં વસે છે એવી રીતે આપણે જન્મ જન્મ વિષયોની એક એક સળી ભેળી કરી કરી અને આ ચિત્તમાં વાસનાનું ઘર બનાવ્યું છે ને એમાં પછી આ જીવ પુરાઈને બેઠો છે આ આપણું સ્વરૂપ છે હવે જ્યાં સુધી વાસનાનું બંધન તૂટે નહીં આ ચિત્તમાં પડ્યા છે એ સંસ્કારો ભગવાન બુદ્ધ એમ કહે છે કે જે સંસ્કારો છે મહાવીર સ્વામી એમ કહે છે કે એ જે કર્મના પાશ છે એ જ્યારે ખલાસ ન થાય કર્મ નિર્જરા ન થાય ભગવાન બુદ્ધ એમ કહે છે કે સંસ્કાર ખલાસ ન થાય ત્યાં સુધી આપણે હિન્દુઓ એમ કહે છે કે જ્યાં સુધી વાસના નાશ નથી પામતી ત્યાં સુધી આ જીવ જન્મ મરણના ચક્રમાંથી છૂટતો નથી ફરી ફરીને આવે છે કારણ કે હંમેશા વાસના બેની હોય છે આપણે સમજવા જેવું છે એકલા એકલામાં વાસના પોતે પોતામાં પર્યાપ્ત હોય તો કોઈ વાસના જ નથી આત્મા આત્મામાં રમણ કરે કોઈ વાસના નથી પણ વાસના બે વ્યક્તિ સાથે જોડાય આની મારે જરૂર છે એની સાથે વાસના જોડાણ પૈસો પોતે સ્ત્રી પોતે એમ બબેનું જોડલું એટલે માયા એ બે શબ્દ છે અને બે શબ્દની જ કરામત છે અને જ્યારે બીજાની સાથે જોડાય ત્યારે વાસના છે તો જ્યાં બીજી વ્યક્તિ છે ત્યાં જાય ત્યારે પૂરી થાય એટલા માટે એવી વ્યવસ્થા તો આવા બધા લોકમાં છે એટલે એમને ફરી ફરીને આ લોકમાં આવવું પડે બાકી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય તો તો બ્રહ્મ રૂપ થયો અને બ્રહ્મને બીજા કોઈની જરૂર નથી તો જરૂર નથી એનું ક્યાંય આવાગમન રહેતું નથી એટલા માટે જ્યાં સુધી ચિત્તમાં બીજાની સાથે જોડાણ છે ત્યાં સુધી ફરી ફરીને જન્મ મરણ જન્મ મરણ ઊભું છે તો જન્મ મરણના સંસ્કારો કાપવા રહ્યા આપણી જે ચિત્તની સ્લેટ છે એને કોરી કરવી રહી બરાબર ને પણ વચનામૃત આ જે છે એમાં એ વાસના નાશ કરવાની કોઈ ચર્ચા કરી નથી ખાલી આપણને ઓળખ આપી છે કે ભાઈ વાસનાનું સ્વરૂપ શું છે અને વાસના કઈ રીતે બંધાય છે આ મુદ્દા ઉપર ચર્ચા છે એટલે આપણે અહીંયા વાસના નાશ કઈ રીતે કરવી એ વિશે કોઈ ચર્ચા નહીં કરી પણ વાસનાનું સ્વરૂપ હજુ વિશેષપણે આપણને સમજાય એના માટે થોડી કોશિશ કરી તો જે મનમાં ઈચ્છાઓ વર્તે છે વિષય ભોગની એનું નામ વાસના પણ એનાથી ન સમજાય તો એનાથી પણ એક આપણે સરળ રીતે આવી રીતે વિચારી શકીએ કે મનમાં જે ઈચ્છાઓ ઉઠે છે એ બધી ઈચ્છાઓ તો કાંઈ ખરાબ પણ નથી બરાબર એટલે હવે એ ઈચ્છાઓમાં તારવું કેમ કે કઈ વાસના છે તો એક સીધી બાબત કે જે ઈચ્છાઓને ક્યારે પણ પૂરી ન કરી શકાય એનું નામ વાસના મરી જાય મથી મથી ને છતાં એ ઈચ્છાને પૂરી ન કરી શકાય એનું નામ વાસના વાસનાનું નામ જ એ કે ક્યારે પૂરી ન થાય એને ક્યારેય એન્ડ ન આવે એનું નામ વાસના અને એ મનમાં વસે છે અને મનની ભૂખ અનલિમિટેડ છે ક્યારે પૂરી નથી કરી શકાતી નાના બાળકને પણ કોઈ રમકડાથી સંતોષ નથી થતો ગમે તેટલા લાવીને આપો એનું રોજનું રૂસામણું હોય છે કારણ કે મનમાં વાસના છે તો ક્યારે પૂરી ન કરી શકાય એનું નામ વાસના શરીર છે એની ઈચ્છાઓ પૂરી કરી શકાય છે મનની ઈચ્છાઓ પૂરી કરી શકાતી નથી શરીર છે એની આવશ્યકતા છે ભાઈ શરીરની આવશ્યકતા કેટલી રોટી જોઈએ પાણી જોઈએ કપડાં જોઈએ રહેવા મને માટે નાનકડું મકાન જોઈએ આથી વિશેષ શરીર કાંઈ માગતું નથી આને આવશ્યકતા કહેવાય અને એ પૂરી કરી શકાય ગરીબ હોય તો જેમ તેમ કરીને સૂકો રોટલો આ તે છપ્પર પાણી કપડાં એ લાવીને પૂરું કરી શકાય આ આવશ્યકતા છે પણ વાસનાને પૂરી ન કરી શકાય વિગતે સમજીએ ભોજન છે એ સ્વાભાવિક છે મારે પણ કરવું પડે તમારે પણ કરવું પડે બાળકે પણ કરવું પડે પશુ પક્ષીએ પણ કરવું પડે એ આવશ્યકતા છે ન કરીએ તો મરી જાય આવશ્યકતા છે તો આવશ્યકતા છે માટે ભોજન કરવું ભોજનની ઈચ્છા થવી એમાં પાપ નથી કારણ કે પૂરી કરી શકાય છે બે રોટલા ખાઓ એક રોટલો ખાઓ એક ભાખરી પૂરી ખાઓ કોઈનું એઠું એઠું જૂઠું ખાઓ પૂરી થઈ જાય પણ ભોજન આવું જ જોઈએ ને આવો જ સ્વાદ જોઈએ બટેટા પૌવા જ મારે તો સવારમાં જોઈએ તમારા ભાઈને ઇડલી ઢોસા વગર કશું ભાવે જ નહીં એ વાસના ઘણા કુટુંબમાં એવું હોય છે કે બે માણસો બે કલાક સુધી ડાઇનિંગ ટેબલ ઉપર વિચાર કરે સાંજે હવે શું બનાવવું છે બોલો બે કલાકે નક્કી કરી લઈએ તોય પાછા જ્યારે સાંજે જમવા બેસે શ્રીમાન શ્રી ત્યારે શ્રીમતીજીને ખખડાવે કે ઠીક છે આ બધું પણ અત્યારે જરા વરસાદ આવી ગયો સિઝન ફરી ગઈ તે સિઝન પ્રમાણે જો જરા ગરમા ગરમ પુડલા બનાવ્યા હોત તો જરા દિમાગ ખુશ થઈ જાય અને એમાંથી ઝઘડો જામે આ વાસના છે આવશ્યકતા નથી આવશ્યકતા ભોજનની છે પણ સ્વાદ છે એ એ વાસના છે સ્વાદ તો ભગવાને એટલા માટે મૂક્યો છે આપણી જીભ ઉપર કે ભોજન ખાઈ શકાય એવું તો છે ને એ પારખવા માટે મૂક્યો છે અને જો ખાઈ શકાય એવું હોય તો તરત સ્વાદુપિંડમાંથી રસ જરે અને ભોજન બરાબર પચી જાય એટલા માટે એ ભગવાને સ્વાદ મૂક્યો છે કે માણસ જેવું તેવું ખાઈ ન જાય એટલે તો આ બધું જો આવશ્યકતા પ્રમાણે નજીક નજીક ગોઠવું આંખે અહીંયા ગોઠવી નાક તરત ગોઠવી દીધું મોઢું ગોઠવી દીધું એટલે થાળી આવે એટલે તરત આંખ નજર કરે કચરો કીડો મકોડો નથી એટલે તરત હાથ છે કોળીઓ ઉપાડીને જેવો નજીક આવે ત્યાં નાક તરત હડપ મારી સૂંઘી લે કે ના વાસી નથી તાજું છે ખવાય એવું છે અને તરત જ મોઢા મૂકી દે એટલે જીભ પારખી લે ઝેર બેર નાખ્યું નથી મીઠું મરચું બરાબર છે એટલે ઘણા લોકો કહેતા હોય ને નાક નકામું છે અહીં પાછળ મૂક્યું હોય તો ભાઈ પાછળ મૂકીએ કેટલી માથાકૂટ થાય કોળીઓ ઉપાડે અહીં હુંઘાડવા જાય પછી અહીં મોઢામાં મૂકે તો ઘણાને ઉતાવળ હોય છે બસ પકડવાની બસ વહી જાય કેટલી વાર લાગે ખુદાને કિયા સો અક્કલ મેન આયા તો સ્વાદ એટલા પૂરતો જરૂરી છે પણ સ્વાદની પાછળ જે દોટ છે એનું નામ વાસના છે બસ આપ આવી રીતે સમજીએ એટલે પકડાઈ જાય ભોજન આવ્યું ભોજનની જરૂર છે મળ્યું ઠીક છે મીઠું મરચું આ સામાન્ય બસ આવશ્યકતા પૂરી છે પણ જે સ્વાદની રનિંગ છે દોડ રોમમાં એક સમ્રાટ થયો એ સમ્રાટને એવી એવી વાસના એવી સ્વાદની વાસના કે ગમે ત્યાં નીકળ્યો હોય ને કે સુગંધી ભોજન કોઈ બનાવતી હોય મહિલા અને ખ્યાલ આવે તો એ એના ઘરમાં ઘૂસી જાય અને જમવા બેસી જાય પેટ ભરીને જમે જમીન બહાર નીકળે અને વળી પાછો ક્યાંય સુગંધ આવે તો એ પોતાના ખિસ્સામાં એક પક્ષીનું પીછું રાખતો મુલાયમ પીછું એ તરત જ પોતાના મોઢામાં નાખી ફેરવી અને બધું જ ઉલટી કરી નાખે અને ફરીથી જમવા બેસી જાય આવો એનો પ્રોગ્રામ દિનભર ચાલ્યા કરે જમે પીછું ફેરવે ઉલટી કરી નાખે ફરીથી જમે બસ સ્વાદની કોઈ પૂર્તિ થતી નથી પેટ ભરાઈ જાય છે તો ખાલી કરે છે પેટની મર્યાદા છે પણ સ્વાદની કોઈ મર્યાદા નથી આ વાસના છે એ જો વાસનાને સમજી લેવાય તો એક ભોજનમાંથી આ શક્તિ તૂટી ગઈ ઓછું થયું શરીરની આવશ્યકતા સમજીને જીવનનો ગુજારો થાય તો એટલી વાસનાની નિવૃત્તિ થઈ કહેવાય એવી જ રીતે બીજી આવશ્યકતા આપણી છે કપડાની તો એ કપડાની આવશ્યકતા પૂરી કરી શકાય પણ મારે તો આવી જ સફારી જોઈએ આવું જીન્સ પેન્ટ જોઈએ આ બધી જે ફેશન છે એ શું છે એ વાસના છે એ ક્યારેય પૂરી ન કરી શકાય તમે સો જોડ વસાવો કપડા કે પાંચસો જોડ વસાવો બે હજારની સફારી સીવડાવો કે દસ હજારના હીરા મોતી નકાવો પણ એ પહેરશો થોડા દિવસ થશે એટલે તરત બીજી જોશે ઘણાને ત્યાં ક્લોઝેટમાં કેટલા કપડાં કેટલા બૂટ ચપ્પલ જેવા કપડા એવા જ બુટ ચંપલ એવા જ પાછા બેલ્ટ એવા જ કાંડે પણ ઘડિયાળના પટ્ટા કારણ કે બધું મેચિંગ થવું જોઈએ આ બધું જ મેચ ઘરમાં થાય છે પણ પતિ ને પત્ની બે જણા મેચ નથી થતા એ જિંદગીભર બાજા કરે છે એના કરતા કપડાનું મેચિંગ ન થાય તો કઈ વાંધો નહીં પણ બે જણા મેચ થઈને જોજો રહેતા હોય તો જીવન ધન્ય છે પણ નહીં થઈ દેવામાં કારણ પણ અરસપરસ બંનેની વાસના છે વાસના જ એને ઝઘડો કરાવે છે જટિલ સમસ્યા વાસનાની છે તો ફેશન પૂરી ન કરી શકાય કારણ કે એક જણો હાથમાં કપડાં સીવેલા લઈને એની થેલી લઈને દોડ્યો જતો હતો એમાં એક વ્રત બિચારો સામે હતો એની સાથે ઉતાવળમાં ભટકાઈ ગયો પડ્યા બે વૃદ્ધે કીધું ભલા માણસ જરા દેખતે ચલો આ શું છે અરે મહારાજ માફ કરજો કે હું જરા ઉતાવળમાં હતો એવી શી ઉતાવળ છે તો કે આ નવી ફેશન નીકળી છે ને કપડાં સીવડાવીને જાઉં છું ઘરે જઈને પહેરી લઉં બજારમાં આટો મારી લઉં કદાચ એટલા સમયમાં એ ફેશન આઉટ ઓફ ડેટ થઈ જાય તો આટલી દોડ છે એને કેમ પૂરી કરો ન પૂરી થાય કપડાની આવશ્યકતા પૂરી કરી શકાય ફેશનની વાસના પૂરી કરી શકાય નહીં આ વાસના છે એવું મકાનનું છે રહેવા માટે આપણે મકાન જોઈએ એ હકીકત છે પણ આવો જ બંગલો આવા જ એરિયામાં આટલી વિશાળતા આવા ફર્નિચર એનો કોઈ અંત નથી એવી મોટી પચીસ લાખનો એ ઇમારત બનાવે કે એક કરોડનો બંગલો બનાવે પણ બીજાનો બંગલો જ્યારે દોઢ કરોડનો સારો જોશે એટલે તરત એને આ બંગલાનું સુખ નીકળી જવાનું હવે આ નહીં હવે તો જ્યારે એ બંગલો બનાવું ને એમાં રહું ત્યારે મારા આત્માને ટાઢક વળે આ વાસના છે એમાં કેટલાય ગુજરી ગયા આવી રીતે મરી ગયા હા પૂરું થાય જ નહીં ને આ વાસના છે એ અનંત છે એ જે પૂરી ન કરી શકાય એનું નામ વાસના આજે તો હવે ઉપડ્યું છે ને કે લોકો અમે ઘણા ઘરે જઈએ ને એક વર્ષ પછી જઈએ તો આખું ફર્નિચર રૂમના બધા સાજ સજાવટ બધું બદલી ગયું એટલે અમે કંઈક આવ બીજું મકાન છે તો ના ના બાપજી આ એ જ છે પણ જરા આ ફર્નિચરને આમ ગોઠ્યું આ ફર્નિચરને વેચી નાખ્યું અહીંયા દિવાલ હતી તોડીને પાર્ટેશન કર્યું મેં કીધું ઓહો હા તો તમે આખું નવું બનાવી નાખ્યું તો કે પણ એ પછી જૂનામાં મજા નહીં તો આજે ઘણા તમે જુઓ છો બધું બદલ્યા જ કરે છે વિદેશોની અંદર પણ એ લોકો ફર્નિચર અમુક સમય થાય વેચી નાખે પછી નવું ખરીદે આ દેશમાં પણ એવું થયું છે કાંઈ ન કરી શકે ને નવું મકાન ન લઈ શકે નવું ફર્નિચર ન લઈ શકે તો છેલ્લી બાકી એને આડાવડા રૂમમાં ગોઠવશે પણ એમનેમ તો નહીં જ રાખે હું અમેરિકાની અંદર મેં જોયું કે અમારે એક હરિભગત છે એમને ઘેર દસ વર્ષ પહેલા ગયા હતા પછી હમણાં છેલ્લે ગયા ત્યારે એવી જ રીતે મકાન એ જ રીતનો સાજ સાજ મેં કીધું ભગત તમે મકાન બીજું કે આ આમ જ તો કે બસ આપણે રહેવા માટે મકાનની જરૂર છે દેશમાં હોઈએ પરદેશમાં હોઈએ ભગવાન ભજવા એને વળી તાલ શાહ પછી એને આવશ્યકતા છે એ પ્રમાણે એટલા જ રીતે એ જ રીતે એમાં એક પણ કોઈ રાગ રંગ ટાપ ટીપ કઈ નહીં ઉલટાનો એકાદ સોફો ખખડીને ઓછો થઈ ગયો છે એને દુનિયાદારી લોકો એને પસંદ ન કરે કે આ માણસને જીવતા આવડતું નથી પણ છતાંય આંતરિક રીતે એના જેવો કોઈ સુખી માણસ ન હોઈ શકે જેની ઈચ્છાઓ વાસનાઓ મરી ગઈ એના જેવો દુનિયામાં કોઈ સુખી નથી હોતો અને જેની વાસના ધધકે છે એના જેવો દુઃખી અને ભિખારી દુનિયામાં નથી હોતો તો રોટી કપડાં મકાન અને એવી જ રીતે અરસપરસ સ્ત્રી અને પુરુષનો લગ્ન સંસાર એ એક આવશ્યકતા છે વંશવૃદ્ધિ થાય એ આવશ્યકતા છે અરસપરસ એકબીજાનો સ્ત્રીનો પુરુષનો સહકાર મળે અને જીવનનું ગાડું ચાલે કારણ કે રથને બે પૈડા હોવા જોઈએ હા બે પૈડા હરખા હોય તો સારું નહીતર એક સ્કૂટરનું ને એક ટ્રેક્ટરનું હોય તો મરી જાઓ રુચિ જીવન સરખા હોય તો પણ બે અધૂરા અધૂરા છે એટલે એ એક સામાજિક વ્યક્તિગત રીતે ફિલોસોફિકલ ફિઝિકલી એ એક આવશ્યકતા છે સમજો પણ એ લગ્ન ગ્રંથિથી જોડાયા પછી વ્યભિચારી મનથી જીવવું એ એની વાસના છે એને તો પોતાની એક પત્નીમાં પણ તૃપ્તિ ન થાય અને અનંત પત્નીઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાય તો પણ એના મનને ક્યારેય વિષય ભોગથી તૃપ્તિ થાય ક્યારેય ન થાય મહાભારતમાં યયાતિની સુંદર કથા આવે છે બહુ સમજવા જોઈએ થોડુંક પેલા એનું આગલું ભૂમિકા જોઈએ કે વૃષપર્વા નામના દાનવરાજ એના રાજ્યમાં શુક્રાચાર્ય નિવાસ કરતા હતા શુક્રાચાર્યની યુવાન પુત્રી દેવયાની અને આ વૃષપર્વાની યુવાન પુત્રી શર્મિષ્ઠ સરખી વયના એટલે બેનપણી ખેલવું કૂદવું સાથે એક દિવસ એ પોતે એક તળાવમાં જળ ક્રીડા કરતા હતા સ્નાન કરતા હતા એમાં પવનનો થોડો વંટોળ ચડ્યો તો અરસ પરસ જે કપડાં મૂક્યા હોય એ થોડા ઉડ્યા અને ભેળા થઈ ગયા શર્મિષ્ઠા બહાર નીકળી પહેલા તો એમણે થોડું વાવાઝોડા જેવું છે એટલે છે જે કપડું લાગ્યું એ પોતાનું લઈ જાણી સમજી અને પહેર્યું અને દેવિયાની આવી તેમણે જોયું કે મારું કપડું શર્મિષ્ઠાએ પહેર્યું અને એમણે કીધું કે તું તો મારી શિષ્યા કહેવાય શિષ્યા એટલે દાસી નોકરાણી અને તું મારા કપડાં પહેરે ઉતાર કાઢી નાખ બધું શર્મિષ્ઠાએ કીધું તું વિવેકથી વાત કર હું કઈ તારી શિષ્યા ને કઈ તારી દાસી થોડી છું મારો બાપ રાજા છે ઉલટાનો તારો બાપ ભિખારી છે અમે જ્યારે સીધું સામાન આપીએ ત્યારે તારો બાપને તમે ખાવા ભેળા થાવ છો ને પાછા અમને દાસીને નોકરને ભિખારી કહો છો ભીખ મંગો તો તારો બાપ છે એ તારો બાપ મારા મહારાજાની જ્યારે સ્તુતિ બંદગી કરે ત્યારે તો એ રાજમાં રહીએ છે અને તું મને એમ કહે છે શર્મિષ્ઠાને દેવિયાની ઝઘડી પડ્યા અને શર્મિષ્ઠાને એટલો બધો ક્રોધ ચડ્યો કે બાજુ મેં કૂવો હતો ત્યાં ઢસડીને દેવ્યાનીને કૂવામાં નાખી દીધી શુક્રાચાર્યની પુત્રી પુત્રી બ્રાહ્મણની પુત્રી એને કૂવામાં ફેંકી અને શર્મિષ્ઠા પોતાને ઘેર ચાલી ગઈ વાતમાં કંઈ હતું એક ખાલી કપડાં અદલી બદલી ગયા હવે શાંતિથી એક બે પહેરી લીધા હોત અને પછી ગયા હોત મિત્રો હતા તો શું વાંધો હતો બસ શર્મિષ્ઠા ચાલી ગઈ અહીંયા દેવ સંજોગે દેવયાની શુક્રાચાર્યની પુત્રી દેવયાની કુવામાં પડી પણ પાણી થોડું ગમે તે રીતે એ બચી ગઈ પુકાર કરે છે એમાં યયાતિ નામનો મહારાજા જ્યારે શિકારે નીકળ્યો ત્યારે એમણે કોઈનો પુકાર સાંભળ્યો રુદન સાંભળ્યું એટલે એ તરફ ગયો અને કૂવામાં જ્યાં નજર કરી ત્યાં તો આ એક દીકરી કન્યાને જોઈ એટલે એમણે પુકાર કર્યો કે મહારાજા મને બહાર કાઢો અને યયાતીએ બહુ મહેનત કરી અને દેવયાનીને બહાર કાઢી હવે દેવયાની નામ હાથથી તો પકડવી જ પડે યયાતી મહારાજ ક્ષત્રિય છે દેવયાની બ્રાહ્મણ છે પણ આવા વિપરીત સંજોગમાં યયાતીએ એમને સહાય કરી અને જીવતદાન આપ્યું એટલે દેવયાનીએ કહ્યું કે હવે તો આપ જ મારા પતિ તરીકે હું સ્વીકાર કરું છું કારણ કે તમે મારો પાણી ગ્રહણ કરી લીધો છે યયાતીએ કીધું કે તું શુક્રાચાર્યની દીકરી છો તે જે પરિચય આપ્યો એના ઉપરથી હું જાણું તો શુક્રાચાર્ય બ્રાહ્મણ તું બ્રાહ્મણની દીકરી હું ક્ષત્રિય તારો બાપ મને શાપ આપે બળીને ભસ્મ થઈ જાઉં મારે કંઈ કરવું નથી એ આપ આપને ઘેર જાઓ તો કે ના મારા પિતાશ્રી જ આપને બોલાવે અને મને તમારી સાથે લગ્ન ગ્રંથિથી સોંપે તો જોઈશું દેવયાની પોતે શર્મિષ્ઠાએ કૂવામાં નાખી થોડી લોહી લુહાણ થઈ છે રડતી એ પોતાને ઘરે આવી અને ઓસરીમાં બેસી અને દેવયાની કરુણ રુદન કરવા માંડી એકદમ શુક્રાચાર્ય બહાર આવ્યા કે દીકરી આ તારી દશા કોણે કરી શુક્રાચાર્ય કોઈ સામાન્ય વ્યક્તિ નથી એની પાસે જેટલી વિદ્યા વિદ્યા હતી એટલી બૃહસ્પતિ પાસે પણ ન હતી બૃહસ્પતિ છે ગુરુઓના દેવ દેવ છે આ દેવ દેવતાઓના ગુરુ છે અને શુક્રાચાર્ય છે અસુરોના ગુરુ છે છતાં શુક્રાચાર્યની પાસે જે શક્તિઓ છે એ બૃહસ્પતિ પાસે દેવતાઓના ગુરુ પાસે પણ નહોતી એવો શુક્રાચાર્ય આ તારી દશા કોણે કરી રડતી રડતી દેવયાનીએ કહ્યું કે મહારાજ આ મારી દશા શર્મિષ્ઠાએ કરી છે અને મારે આ નગરમાં નથી રહેવું તમારે રહેવું હોય તો રહો મને એમ કહ્યું છે કે તારો બાપ ભિખારી છે પિતાજી ન સાંભળી શકાય એવા વેણ કયા છે શું તમે ભિખારી છો એનો બાપ જ્યારે આપણને અનાજ દાણા દૂણી આપે ત્યારે આપણે ખાવા ભેળા થઈએ છીએ તમે એની શું ભાટાઈ કરો છો તમે મહારાજ ત્રિલોકમાં તમારો જશ વ્યાપેલો સૂર્યચંદ્ર પ્રકૃતિ પણ તમારાથી થંભી જાય એવા અને એક સામાન્ય રાજાની દીકરી આવા મેણ મારે અને મને મહારાજ પિતાજી મને આવા વેણ કહી કહીને કૂવામાં નાખી માંડ માંડ બચી છું અને એ ઘેર આવી છે શુક્રાચાર્યનો મગજ કેવો વૃષપરવા રાજાને બોલાવ્યા છે થરતા કંપતા આવ્યા છે વૃષપરવાએ આજીજી કરી મહારાજ બોલો શું છે આજ્ઞા ગુરુદેવ તો આ દીકરીની દશા જો આ દીકરીની દશા તારી દીકરીએ કરી છે કુવામાં ફેંકી છે ન કહેવાના શબ્દો કહ્યા છે જે મારા મોઢેથી ન કહી શકાય રાજન તે મને અત્યાર સુધી રાખ્યો છે એટલે એક શિષ્ય ભાવે હું તને શાપ નથી આપતો બાકી હું તારા નગરીમાં રહેવા માટે રાજી નથી ચલો બેટે અહીંથી નીકળી જઈ વૃષપરવાએ કીધું કે મહારાજ આપ ક્યાંય જશો રોકાય જાઓ આપ જે દંડ આપો એ ભોગવવા તૈયાર છું પણ આપ છોડીને જશો તો ગુરુ વિહીન રાજા એ નરકમાં નિવાસ કરે છે આપ અહીંયા રોકાય જાઓ ગુરુનો હું ત્યાગ ન કરી શકું શુક્રાચાર્ય કીધું કે રાજન તારો દોષ નથી પણ શર્મિષ્ઠાનો દોષ છે બંને દીકરીઓનો આપસી ઝઘડો છે હું કદાચ તારું માની લઉં પણ દેવિયાની માનવા તૈયાર નથી વૃષ પરવાએ પરવાએ દેવિયાનીને વિનંતી કરી કે દીકરી તું જે કહે તે હું પ્રાયશ્ચિત કરું અરે શર્મિષ્ઠા પ્રાયશ્ચિત કરે પણ અમારા નગરને છોડીને ન જાઉં ત્યારે એ કહ્યું કે જો અમને રાખવા જ હોય તો એક શરત છે મહારાજ તમારી દીકરી શર્મિષ્ઠા જે અત્યાર સુધી મારી બેનપણી હતી પણ હવે એ મારી દાસી થઈને જો મારી સેવા ચાકરીમાં રહે જિંદગીભર અને હું જ્યાં પરણીને જાઉં ત્યાં પણ મારી નોકરાણીને દાસી થઈને રહે કારણ કે એણે મને દાસી કહી છે માટે મારી સેવિકા થઈને જીવન ગુજારે તો જ અમે તારા નગરમાં રહીએ નહીં તો ચાલ્યા છે શર્મિષ્ઠાને બોલાવી આ તો આ કરી શરત રાજાની દીકરીને આમની દાસી થઈને નિવાસ કરવાનો એના કેટલા મનકોડ હોય શર્મિષ્ઠાને બોલાવીને વૃક્ષ પરવાઈ કીધું દીકરી તારાથી અપરાધ થયો આવી શરત મૂકી છે બોલ શું કરશું પિતાની આખી કલ્યાણની ભાવના સમજી અને શર્મિષ્ઠાએ કહ્યું ભલે પિતાજી હું મારું સંપૂર્ણ જીવન આ દેવયાનીને ચરણે સમર્પિત કરું છું દીકરીઓ પણ પહેલાં કેવી પિતાજીનું વચન માની લીધું અને ત્યારથી એમની સેવામાં દાસી તરીકે શર્મિષ્ઠા રહી વાતનો ઝઘડો પતી ગયો હવે જે યયાતિની કથા છે ને એ શરૂ થાય છે યયાતિ મહારાજને આમણે પ્રસ્તાવ મૂકેલો એટલે એ પ્રસ્તાવ એમણે પિતાને કહ્યો શુક્રાચાર્યને દેવ્યાની કે મેં મનોમન યયાતિનું પાણી ગ્રહણ થયું છે આવી ઘટના ઘટી છે તો મને એમની સાથે તમે લગ્ન ગ્રંથિથી જોડી આપો ભલે વિચાર કરીને શુક્રાચાર્ય યયાતિને બોલાવ્યા અને એમનો ધામધૂમથી લગ્ન કર્યા બંધન પ્રમાણે શર્મિષ્ઠા રાજાની દીકરી પણ યયાતિના રાજમાં આવી નોકરાણી દાસી તરીકે રાજાની સેવા કરે શર્મિષ્ઠા એ દેવયાનીની સેવા કરે અને બહાર એને રહેવા માટે એક ઉદ્યાન હતો એમાં એક બંગલો એ શર્મિષ્ઠાને માટે કાઢી આપ્યો દાસીને માટે રહેવાનો ઉદ્યાન રાજમહેલનો ઉદ્યાન હતો બહુ સુંદર ઉદ્યાન આ બાજુ આમનો યયાતિ મહારાજનો અને દેવયાનીનો મહેલ છે એમાં યયાતિ મહારાજ નિવાસ કરે છે દિવસો પસાર થાય છે શર્મિષ્ઠા તો રાજવંશ બીજ છે અને યયાતિ પણ રાજવંશી છે ચિત્તના સંસ્કારો તો એક આવે બગીચામાં જ્યારે ફરવા નીકળે મહારાજા યયાતિ ત્યારે શર્મિષ્ઠાની ને દેવીએ આ યયાતિની આંખો લડી લે દિવસો જતા શર્મિષ્ઠાએ માગણી કરી મહારાજ હું આપની સેવિકા અને દાસી શાસ્ત્રોના ન્યાય પ્રમાણે એ સેવિકા આપની પત્નીની મહારાણીની હોય એ પણ આપની સેવિકા ગણાય તો હું આપના થકી પુત્રની કામના કરું છું પુત્ર કામના એ કોઈ પાપ નથી મારું માતૃત્વ નિષ્ફળ જાય છે મને પુત્ર જોયું હવે આમણે શાસ્ત્રની આવી વાત સમજી અને યયાતિ મહારાજાએ એ શર્મિષ્ઠાને ઋતુદાન કર્યું એમના થકી એમને પુત્રનો જન્મ થયો એ પુત્રના સમાચાર દેવયાનીને મળ્યા દેવ્યાની તો વધારે આપવા આવી કે બહુ સારું થયું તારે કે દીકરાનો જન્મ થયો પણ બોલતો ખરી એનો બાપ કોણ છે તે આવું ગાંધર્વ લગ્ન ક્યારેક કરી લીધું મને તો જણાવ્યું પણ નહીં એટલે એમણે કહ્યું કે મારો આ છોકરાનો બાપ એ તો બહુ તપસ્વી છે પ્રતાપી છે ઋષિતુલ્ય જીવન જીવવાવાળો છે પુણ્યશાળી આત્મા છે તો મને એ ન બતાવીશ બતાવે કઈ રીતે કે તમારો જે છે એ મારો છે ડખો થઈ જાય ને એટલે એમણે આવો સંકેત કરીને વાતને ટાળી દીધી પેલી ખુશ થઈ કે હશે ભલે તારું ઘર વસ્યું પુત્ર પ્રાપ્તિ થઈ હું રાજી છું દેવયાની પાછી ગઈ આવી રીતે થોડાક વર્ષો નીકળી ગયા એમ કરતા દેવયાનીને બે પુત્રો જન્મા યદુ અને તુર્વસુ અને શર્મિષ્ઠાને ત્રણ પુત્રો દ્રુહ્યુ અનુ અને પુરુ આ ત્રણ પુત્રોનો જન્મ થયો હવે બાળકો તો પછી કઈ બીજી નિર્દોષતા ધરાવે બીજું તો એને ખ્યાલ નથી કે ભાઈ આટલું આટલું ધ્યાન રાખવું જોઈએ એ તો બગીચામાં ખેલે કૂદે રમે એક દિવસ યયાતીની સાથે દેવિયાની બગીચામાં આવ્યા તો ત્રણેય બાળકો ગુલાબના ફૂલ જેવા મહારાજા પણ જ્યારે મહેલમાં જતા બાળકોને પરિચય ને આ અમારો બાપ છે એટલે દોડી અને યયાતીને વળગી પડ્યા એટલે દેવિયાને કીધું મહારાજ આ તમારા જેવા જ લાગે છે અને આ કોઈ ઋષિનું નામ આપે છે બોલો આ દીકરા કોના છે અને પછી જાણો છે બધું મીંડું ગેંગે ફેફે થવા અને શર્મિષ્ઠાને કહી દેવું પડ્યું કે આ ઋષિ તુલ્ય જે આ પિતા આ પુત્રનો બાપ એ આ યયાતિ છે પણ મેં કોઈ દ્રોહ નથી કર્યો મારું માતૃત્વ સફળ કર્યું છે એટલા માટે મેં માગણી મૂકી છે તું રાજી રહે પણ દેવયાનીને એટલું બધું માઠું લાગ્યું કે મારી સાથે આ મહારાજાએ વિશ્વાસઘાત કર્યો કોઈ દિવસ કોઈ સ્ત્રી શોકને સહન કરી શકતી નથી અને એ જ ન્યાય કઈ કઈ લઈને અયોધ્યામાં ડખો થયો સ્ત્રી બીજી સ્ત્રીને સહન ન કરી શકે અને દેવયાની પોતાના પિતાની પાસે રાવ ફરિયાદે ચાલી ગઈ આવી રડતી રડતી આવી દેવયાની એટલે શુક્રાચાર્ય કરે વળી શું થયું દીકરી તો કે મહારાજા મારી સાથે મારા પતિ યયાતીએ વિશ્વાસઘાત કર્યો છે અધર્મનું આચરણ કર્યું છે મારી દાસી સેવિકા શર્મિષ્ઠા એને મહારાણી તરીકે સ્વીકાર કર્યો છે અને એને ત્રણ પુત્રો થયા છે શુકરાચાર્ય કહ્યું એવું થયું બોલાવો યયાતીને બોલાવો યયાતીને આમંત્રણ મળ્યું છે યયાતિ ધ્રુજી ગયા મારી નાખ્યા દંડવત કરતો કરતો યયાતી પગમાં પડ્યો મહારાજ મારા ઉપર રાજી રહો પણ શુક્રાચાર્ય કમંડળમાંથી જળ છાટીને અંજલિ ભરીને એના ઉપર છાંટ્યું કે જા રાજન એક અધર્મનું આચરણ કરનારા મારા દીકરીનો તે વિશ્વાસઘાત કર્યો છે અને વિષયોમાં અંધ બનીને આટલો કામાતુર બન્યો જા તું વૃદ્ધ અને બુઢો બની જા જળ પડતાની સાથે જ મહારાજા યયાતિ વૃદ્ધ થઈ ગયા શું ચમત્કાર યુવાન યયાતિ મહારાજ એકદમ સો વર્ષનો વૃદ્ધ થઈ ગયો અને રડી પડ્યો કે મહારાજ હજી મારી વાસનાઓ પૂરી થઈ નથી મારા ભોગ પૂરા થયા નથી હજી મારી રાજ્યની વ્યવસ્થા થઈ નથી અને હું આ વૃદ્ધાવસ્થાને પહોંચ્યો છું મારા ઉપર દયા કરો શાસ્ત્રના ન્યાય પ્રમાણે એક સ્ત્રીને ઋતુદાન આપ્યું અને એ તો મારી સેવિકા છે દેવયાનીની પણ સેવિકા છે મહારાજ ક્ષમા કરો બહુ રડ્યો ત્યારે શુક્રાચાર્ય એમ કહ્યું કે જ્યાં વૃદ્ધાવસ્થા તો તને મળી છે પણ એક વસ્તુ બને તારી વૃદ્ધાવસ્થા જો કોઈ તારો પુત્ર લઈ લે તો એની જુવાની તને આવે અને તારું ઘડ પણ પેલાને જાય અને તું ફરીથી તારા રાજ્ય વ્યવહારમાં પ્રવૃત્ત થઈ શકે આવું કઈ સાયન્સ હશે રામ જાણે હવે અને યયાતિ મહારાજ રાજ્યમાં આવ્યા પણ હવે વિચાર કરે આખું નગર જોવે કે આ ડોસો કોણ છે લાકડીને ટેકે આવો ખાંફતો એકદમ પડ્યા વાળ મોમાં દાંત પડી ગયેલા ડગુ મગુ ચાલે ઉધરસમાં ખખડે જયાતિ મહારાજ રાજમહેલમાં આવ્યા તો રાણીઓ હતી એ પણ સેવિકાઓ હતી એ પણ જોઈ રહી ભૂત પ્રેત જેવું શરીર લાગે વૃદ્ધાવસ્થા તો એવી જ થાય યયાતિ વિચાર કરે છે કે હવે મારા પુત્રોને હું કઈ રીતે કહું વાસનાઓ અંદર એવી ને એવી યુવાન છે શરીર વૃદ્ધ થયું પણ વાસના થોડી કાંઈ વૃદ્ધ થાય છે આજનું વિજ્ઞાન એમ કે છે મનોવિજ્ઞાન કે વૃદ્ધ માણસને સ્વપ્ન આવે છે ને હવે જે વૃદ્ધ હોય એને અનુભવ હશે વૃદ્ધ માણસને જે સ્વપ્ન આવે છે એમાં એને યુવાનના જ સ્વપ્ન આવે છે એને ઘરડા અવસ્થાના સ્વપ્ન દેખાતા જ નથી અવસ્થા જે દેખાય છે એ યુવાન અવસ્થાના સ્વપ્ન દેખાય છે સ્વપ્ન પણ યુવાની જ દેખાય છે ગઢ પણ દેખાતું નથી આવું મનોવિજ્ઞાન બતાવે છે કે એને યુવાનીના સ્વપ્ન આવે છે એનો અર્થ શું છે શરીર ઘરડું થઈ જાય છે પણ વાસના જુવાન થાય છે આ બધો અનુભવ વૃદ્ધોને હશે પણ બોલતા નહીં અહીંયા કાંઈ શરીર જર્જરિત થઈ જાય છે છતાં વાસના એવી જેવી યુવાન થાય છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિન મુંજ ત્યાસા પિંડમ ગરડો થઈ જાય છે લાકડીને ટેકે આવી જાય છે આંખના તેજ ચાલ્યા જાય છે મોંમાંથી દાંત પડી જાય છે છતાં પણ વાસનાનો પિંડ જતો નથી એ તો ઉલટાની યુવાન થાય છે એ તો હોંકારા ખોખારા માડે પણ શરીર કામ નથી આપતું એટલે વૃદ્ધની જે પીડા છે એવી પીડા બીજાની ન હોઈ શકે એક બાજુ શરીર કામ ના આપે ખાવું છે ચાલો ખાવા ઉપરનું સમજીએ એને સારું ભોજન જમે એમ થાય કે હમણાં પચાસે માણસનું એકલો ખાઈ જાવ એવી એની રસના લોલુપ હોય પણ એક પુડલું ખાય ત્યાં ઢબી જાય પેટ ગાગડી થઈ જાય એટલે ઉભો રહી જાય અને યુવાન માણસ તો વાસનાની પૂર્તિ કરી પણ શકે કે એને ઈચ્છા છે કે આજ પચાસ લાડુ ઉલાળી જવા છો તો એકાવન ખાઈ જાય કારણ બુઢો શું ખાઈ શકે એટલે એની વાસનાઓ તો એટલી ભયંકર હોય છે એક બાજુ સામે પીડ્યું હોય છતાં ન ભોગવી શકે ન શરીર સાથ આપી શકે ન મનમાંથી જાય અને વૃદ્ધની જે પીડા છે એ ભયંકર હોય છે એટલે જે સમજદારીમાં વૃદ્ધાવસ્થામાં પ્રવેશ નથી કરતો એના અંતરની વાસનાઓ અતિ મલિન હોય છે અતિ મલિન કોઈએ તો એમ કહ્યું છે કે જો વાસનિક વૃદ્ધ હોય તો બ્લ્યુ ફિલ્મને પોતે ક્ષણ ક્ષણ જીવતો હોય છે યુવાન તો કદાચ જોઈ લે એકાદ પણ આ તો ક્ષણ ક્ષણ જીવતો થઈ જાય એવી વાસના એના મનમાં પાંગરતી હોય છે તો યયાતિના મનમાં વાસનાના ઘોડા છે હિંમત કરીને એક દીકરાને બોલાયો દેવયાનીના યદુને કે બેટા આવી રીતે ઘટના બની છે તું તારી યુવાની મને આપ અને હું તારી મારી વૃદ્ધાવસ્થા તને આપું તો જ હું ફરીથી આ રાજકારભારમાં પ્રવૃત્ત થાઉં તો કે અરે પિતાજી તમે ખાઈ પી ઉતરા ગણાવ હજી તો મારે બધો સંસાર બાકી છે અને વૃદ્ધાવસ્થા તો આપને જોઈને મને નફરત આવે છે તો પછી હું વૃદ્ધ થાઉં તો મને કોણ સામે જુએ હજી તો મારે લગ્ન કરવા છે કેટલા મોટા આનંદ કોડ છે મારે નથી જોતી એમણે ના પાડી દેવ્યાનના બીજા પુત્ર તુર્વસુને કહ્યું એમણે પણ કહ્યું કરે રે મહારાજ એમાં તો ખાવું પીવું હરવું ફરવું કઈ મોજ શોખ કઈ થાય જ નહીં તો એ અવસ્થા શું કામની એમણે ના પાડી શર્મિષ્ઠાના ત્રણેય પુત્રોનો બોલાવ્યા દ્રુહિયુને કહ્યું એમણે ના પાડી અનુને કહ્યું એમણે પણ ના પાડી પણ નાનો દીકરો સૌથી પૂરો હતો એમને કહ્યું કે બેટા મારી મનોવ્યથા સમજી અને તું તારી યુવાની મને આપ પૂરુએ કહ્યું ભલે પિતાજી હું મારી યુવાની આપને અર્પણ કરું છું અને આપની વૃદ્ધાવસ્થા મને આપો હંમેશા કોણ જાણે એટલે જ ગ્રહસ્થોને નાના દીકરા ઉપર પ્રેમ રહેતો હશે નાનો દીકરો જોવે એટલે બસ એને કોણ જાણે શું થવા માંડે બસ એના માટે ત્યાંથી થોડું બચાવવા માંડે થોડુંક આડાવડું કરવા માંડે કંઈક સંતાડવા માંડે નાના દીકરાને માટે એ પોટલીઓ વાળી હતી એને નાના દીકરાને એને મેળ પડે મોટે ભાગે ગ્રહસ્થમાં જુઓ આપણે પૂછે બાપા ક્યાંની ભેળા રહ્યા તો નાના ભેળા આ એક રીત છે પૂરુએ સ્વીકાર કર્યો ભલે મહારાજ અને યયાતિ મહારાજે પૂરુને બથમાં ઘાલીને જ્યાં ભેટ્યા ત્યાં એની વૃદ્ધાવસ્થા પૂરુમાં ગઈ અને પૂરુનું નવયૌવન યયાતિના શરીરમાં આવ્યું પણ આ દશા જોઈ અને યયાતિના મનમાં દુઃખ પવ થયું પિતાને રડતા જોયા એટલે પૂર્વે કહ્યું મહારાજ હવે તમે શું કામ રડો છો તો બેટા તારી આ દશા મારી વૃદ્ધાવસ્થાને હું આમ જોઈ નહોતો શકતો પણ હવે મારી વૃદ્ધાવસ્થા તારામાં જોઉં છું તો મને દુઃખ બહુ થાય એમ છે મારી વાસનાને માટે મેં મારા પુત્રનું જીવન રોળી નાખ્યું તો કે ના પિતાજી હું સુખી છું અને જે પૂરું બોલ્યો છે એટલું અદભુત કે મહારાજ મેં જોઈ લીધું મેં સમજીને મારી યુવાની આપી છે કે જે વર્ષો વર્ષો સુધી મારો બાપ વિષય ભોગમાં રાચો પચો રહ્યો છતાંય જેની વાસના તૃપ્ત ન થઈ તો એવી વાસના માટે મારે જુવાનીમાં કોઈ પ્રયત્ન કરવો નથી તમે તમારું પૂરું કરો જે ભોગવો તે પણ મને ઉપદેશ મળી ગયો કે આ વાસના ક્યારે પૂરી થાય એમ જ નથી તો હવે મારે એ સંસારમાં પડવું જ નથી માટે હું પર્યાપ્ત સુખી છું સમજદાર દીકરો પુત્ર પૂરું યયાતિ પાછો ભોગમાં ડૂબ્યો હવે જુઓ હજાર એક હજાર વર્ષ નીકળી ગયા યયાતિને આવી રીતે સંસારમાં રહેવા રહ્યા આવી જ કથા એક ગ્રીક સાહિત્યમાં છે બહુ સુંદર છે એમાં તો વળી આનાથી પણ વધારે બોધ મળે એવું કે એક જણાને મૃત્યુના દેવતા તેડવા આવ્યા એટલે માણસે કીધું તમે કોણ તો કે હું મૃત્યુ સ્વયં દેવ છું અને તને લેવા આવ્યો છું કાં તારો અવધિ આયુષ્ય પૂરો થઈ ગયો હજી તો હું વીસ વર્ષનો છું જુવાન છું હજી તો હમણાં જ મેરેજ કર્યા છે તો કે એ તો ભાઈ જયારે આયુષ્ય પૂરી થાય ત્યારે વયું આવવું પડે એમાં કઈ ચાલે નહીં ના ના ના ના ના મારા ઉપર કઈક દયા કરો તો કે એક જ દયા છે કે તારે બદલે જો કોઈ મરવા તૈયાર થાય તેને લઈ જાઉં અને પેલા માણસે એક માણસને પૈસા આપીને સમજાવ્યો કે મારે બદલે તું મોત માગી લે અને તું જા અને પેલાને મૃત્યુના દેવતા લઈ ગયા અને કહેતા ગયા સો વર્ષ પછી ફરીથી આવીશ મૃત્યુના દેવતા ગયા સો વર્ષ સુધી આમણે ભોગ વિલાસ ભોગવ્યા સો વર્ષ પૂરા થવા થયા મૃત્યુ દેવતા પાછા આવ્યા ચલો અરે પણ હજી તો માંડ માંડ આનંદ મોજ શરૂ થયા ત્યાં જ ભાઈ આ તો એવું છે ને હવે લઈ જવો પડે તો કે ના કઈક દયા કરો મારી વાસના પૂરી થવા દો વાસના પૂરી થાય પછી મને કોઈ વાંધો નથી તો કે ભાઈ વાસના પૂરી કર્યો શું કરો એ જ રીત કરો ફરીથી કોઈને મોકલો એવી રીતે ફરી ફરીને એમ કહેવાય છે કે દસ વખત મૃત્યુના દેવતા આવ્યા અને દસ વખત બીજાને મોકલ્યા અગિયારમી વખત મૃત્યુના દેવતા આવ્યા ત્યારે મૃત્યુના દેવતાએ કીધું હવે તો ભલા ઇન્સાન સમજ કે તારી વાસના ક્યારેય પૂરી થવાની નથી હવે તું મારી સાથે ચાલ આ વાસના કે જ્યાં ક્યારેય પૂરી કરી શકાય નહીં એનું નામ વાસના એક ગરીબ પોતાની આવશ્યકતા પૂરી કરી શકે પણ એક સમ્રાટ પણ પોતાની વાસના પૂરી ન કરી શકે અને એક હજાર વર્ષ યયાતીએ ભોગ ભોગ્યો અને પછી એક દિવસ ફરીથી જયારે એને પુરુને જોયો ત્યારે એને દુઃખ થયું પુરુને બોલાયો બેટા વાસના ખરેખર છે એ ક્યારે પૂરી થઈ શકતીની દુષ્પૂર છે આજે હજાર વર્ષ થયા છે તો મને સ્ત્રીમાંથી વાસના ગઈ નથી ભોગમાંથી વાસના ગઈ નથી બેટા વાત સાવ સાચી છે અને એ મહાભારતમાં એ બે શ્લોક એવા અદભુત મહારાજા યયાતિ બોલ્યા ન જાતું કામ કામાનામ ઉપભોગે ને શાંતિ હવિષા કૃષ્ણ વર્તને એવો ભૂય એવા ભી વર્તતે હે બેટા ઘી હોય એ કોઈ અગ્નિમાં ડાલે તો એનાથી અગ્નિ બુજાય નહીં પણ ઉલટાનો અગ્નિ પ્રજ્વલિત થાય એ મારો અનુભવ છે કે જેમ જેમ વિષયને ભોગવીએ એમ વિષય વધારે ને વધારે સળગે છે પણ બુજાતા નથી આજે હજાર વર્ષે મારી આ પરિસ્થિતિ છે વાસના જરાય પણ ઓછી થઈ નથી અને બીજી જે બાબત યયાતીએ બતાવી એ તો લાખ લાખની કિંમતની કે યદ પૃથ્વ્યામ વ્રીહી યવમ હિરણ્યમ પશવ સ્ત્રીય દુનિયામાં જેટલું ધન છે ધાન્ય છે સોનું છે પશુઓ છે અને જેટલી દુનિયામાં સ્ત્રીઓ છે અયાતી બોલે છે જેટલી દુનિયામાં સ્ત્રીઓ છે એ બધી જ તસ્માદ એકમ ન પર્યાપ્તમ એ બધી જ વસ્તુઓ બધી સ્ત્રીઓ એક જ માણસની સાથે આપી દેવામાં આવે છતાં પણ તૃષ્ણા ક્યારેય પૂરી થતી નથી દુનિયા માત્રની સ્ત્રીઓની સાથે વિહાર કરે છતાં માણસનું મન વાસનાથી ક્યારેય તૃપ્ત થતું નથી આ એક નગ્ન સત્ય છે હકીકત છે વાસના દુષ્પુર છે પૂરી કરી શકાતી નહીં એટલે શ્રીજી મહારાજે બહુ સરસ મધ્યના સુડતાલીસમાં વચનામૃતમાં બતાવ્યું કે આ જીવે દેવ અને મનુષ્યમાં અનેક જન્મ ધારણ કર્યા છે અને અનંત વિષયો જીવે ભોગવા છે પણ હજી લગણ ક્યારેય વિષયોની તૃપ્તિ આ જીવને થઈ નથી દેવ મનુષ્યાદિકમાં રહીને અનંત વિષયો ભોગવા છતાંય તૃપ્તિ થઈ નથી તો હવે ભગવાનના ભક્ત થયા પછી વર્ષ બે વર્ષ પાંચ વર્ષ વિષય ભોગવવાથી કઈ તૃપ્તિ થવાની નથી પાતાળ લગ્ન પૃથ્વી ફાટી એને કોઈ પાણીથી ભરવા માંડે તો ક્યારેય ભરાવાની નથી માટે વાસના રહિત થવું અંત્યના ચૌદમું વચનામૃતમાં મહારાજે એક દાખલો આપ્યો કે જીવના હૃદયમાં બહુ મલિન વાસના થાય છે એ એ અમે જ્યારે અયોધ્યામાં નાના હતા બહુ મજાનો પ્રસંગ કેટલો અદભુત કે અયોધ્યામાં અમે જ્યારે નાના હતા ત્યારે શિવ મંદિરમાં સુવા જતા ત્યારે અમે નજરે જોયેલી વાત અમે તમને કરીએ છીએ અને તેના ચૌદમામાં કહ્યું છે કે જ્યારે અમે સૂતા ત્યારે રોજ એ કાયથ હતો એ શિવ પૂજન કરવા આવતો ત્યારે અમે એની ચેષ્ટાઓ એનું બધું સૂતા સૂતા અમે સાંભળતા તો એ કાયથ રોજ શિવનું પૂજન કરીને ગાલ વગાડીને શિવજીની પાસે માગતો કે હે મહારાજ હે શિવજી મને ક્યારે મનુષ્યનો અવતાર આપશો નહીં કારણ કે તાંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ તો સારી પેઠે ભોગવાતું જ નથી માટે હવે તો મારા ઉપર રાજી થયા હો તો જન્મો જન્મ મને લંબકરણનો અવતાર આપો જેથી લાજ મર્યાદા મૂકીને સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવીએ લે એને ગધેડાનો અવતાર માગ્યો જો ગધો બનાવો મને તો પછી કોઈ મર્યાદા વગર સ્ત્રી સુખ ભોગવીએ આવી મલિન વાસના મહારાજ કે જીવને થાય તૃપ્તિ થતી નથી આ વાસના દુષ્પુર ન પૂરી કરી શકાય એવી એ વાસનાનું સ્વરૂપ છે તો પેલું વિષયોની જે ઈચ્છા ઉઠે છે એ વાસના એમાંથી પરખવું હોય તો જે પૂરી ન કરી શકાય એવી જે ઈચ્છાઓ એ બધી વાસના હજી એનાથી પણ એક સરળ આપણે રીત જોઈ શકીએ કે જે માર્ગેથી પાછું જ ન વળી શકાય પ્રયત્ન કરવા છતાં એનું નામ વાસના દાખલો જોઈ મહારાજા પાંડુ એને જ્યારે ચારે બાજુ રાજ્યમાં વિજય કર્યો પછી હસ્તિનાપુર પાછા ફર્યા તે પોતાનું શરીર તો થોડું પાંડુ પીળું રોગગ્રસ્ત અશક્ત વાળું એટલે પછી મોટાભાઈ ભાઈ ધૃતરાષ્ટ્રને એમ કહ્યું કે તમે રાજગાદી થોડો સમય સંભાળો અને હું જંગલમાં નિવાસ કરી અને આરામ કરો અને થોડું શરીર સ્વસ્થ થાય પછી હું પાછો આવું છું ભલે આવી રીતે એક સમયકાલીન વ્યવસ્થા કરી ધૂતરાષ્ટ્રને રાજગાદી સોંપીને પાંડુ મહારાજા વનમાં ગયા ત્યાં સરસ મજાની એક ઝૂંપડી બનાવી વ્યવસ્થા કરી આશ્રમ જેવું બનાવ્યું અને પોતાની બંને પત્ની પાંડુ અને માદરી પેલી કુંતી અને માદ્રુની માદ્રીની સાથે પાંડુ મહારાજા જંગલમાં જીવ નિવાસ કરવા માંડ્યા એક દિવસ બને છે એવું પાંડુ ક્ષત્રિય તો ખરા એટલે હાથમાં ધનુષ બાંધ લઈને પોતાની વિદ્યાઓ ભૂલાય નહીં એટલે એ તો ક્ષત્રિયનો સ્વભાવ છે થોડો શિકાર કરવાનો શોખ ન જાય તો એક દિવસ એ ફરવા નીકળ્યા છે એમાં એમને શિકારનો શોખ આમાં એક ઘટનામાં બે પ્રસંગ જાણવા જેવા છે તો પાંડુ મહારાજ હાથમાં ધનુષ બાંધ લઈને જંગલમાં વિહાર કરે છે એમાં એમણે એક ઝાડની નીચે એક હરણ અને હરિણી એટલે જોડું જોયું અને એમાં એક સાથે એમણે વીંધી નાખવા માટે પોતાનો શક્તિનો પરિચય મેળવવા માટે મહારાજા પાંડુએ તીર છોડ્યું સનાનન કરતું પેલું તીર ગયું એક જ તીરથી હરણ અને હરિણી વિંધાઈ ગયા અને પોતા એકદમ પાસે દોડ્યો દોડ્યા ત્યાં શું થયું એ હરણ હરિણીના સ્વરૂપ હતા ખરા પણ એ તો ઋષિ ને ઋષિ પત્ની હરણના રૂપમાં ઉભા હતા કિંદમ નામના ઋષિ હતા અને કિંગડમ ઋષિએ અને ઋષિ પત્ની હરણ અને હરિણીનું રૂપ ધારણ કરીને ત્યાં હતા એ પણ શેમાં હતા ઋષિ અને ઋષિ પત્ની વિષયોથી નિવૃત્ત થયા હતા છતાં પણ વાસના ફરી વળી ત્યારે એમ થયું કે ઋષિઓના શરીરમાં હવે વાસનામાં ઓતપ્રોત થવું એ સારું નહીં એટલે એટલી મોટી શક્તિ કે હરણ અને હરિણીના રૂપ ધારણ કરીને વાસનામાં જોડાય બોલો જે શરીર બદલી શકે છે છતાં પણ વાસના બદલી શકતા નથી આવી ભયંકર વાસના હરણ અને હરિણી બની અને પોતાની વાસના પરિતૃપ્ત કરવામાં છે એ જ વખતે મૈથુના સક્તા હિરણ હરિણીને જયારે પાંડુએ વધ કર્યો ઋષિ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા અને પાંડુને શાપ આપ્યો કે અમે ઋષિ ને ઋષિ પત્ની અમારા એક ખાનગી એક વિહારમાં તે હસ્તક્ષેપ કર્યો પ્રાણ હર્યા જા હું તને શાપ આપું છું કે અમારી કામુક દશામાં તે અમારું હનન કર્યું છે તો આ જ રીતે તારું કામુક દશામાં તારું મોત થાય તું તારી પત્નીને જયારે કામ ભાવે સ્પર્શ કરી છે સ્પર્શ કરતાની સાથે તારું મૃત્યુ થશે કિંદમ ઋષિએ શાપ આપ્યો દેહ છોડી દીધા પાંડુ ધ્રુજી ગયા નિરાશ વદને પોતાની પર્ણકુટીએ પાછા ફેર્યા એટલે કુંતી અને માદરીએ કીધું પ્રભુ દેવ આજ ઉદાસ આંખમાં આંસુ કેમ તો કે મારાથી ઋષિને ઋષિ પત્નીની હત્યા થઈ છે એ તો ઠીક છે પણ હું તમને સંભળાવી દઉં કે આજથી હું સંન્યાસ ધારણ કરું છું કારણ કે મને શાપ આપ્યો છે કે જયારે તું તારી પત્નીને કામ ભાવે સ્પર્શ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે માટે હવે તમે મારાથી અળગા રહો અને મને સંન્યાસ ધારણ કરવા ત્યારે કુંતીએ બહુ વિનંતીથી કર્યું મહારાજ આપને સંન્યાસ જીવું જીવન જીવવું હોય તો હું ને માદરી તમને ક્યાંય વિક્ષેપ નહીં કરીએ તમારું રક્ષણ થાય એ જ રીતે અમે જીવીશું પણ આપની સેવાનો અમને અવસર આપો તમે અમારા છો તો પતિને તમને એમ છોડીને ક્યાં જાય મરીએ તો પણ સાથે જીવીએ તો પણ સાથે આ આદર્શ નારીઓના ચરિત્રો છે ઢેબરામાં ફોલિડોઝ ના એવું કંઈક દવા નાખીને ગાલીને મારી નાખે એની આ વાતો નથી તો હું અમે અહીંયા જ નિવાસ કરશું પાંડુએ સ્વીકાર કર્યો જીવન ગુજારે છે તપસ્વીનું એ ઋષિનું જીવન તપશ્ચર્યામાં લીન પ્રભુ ભજન અને શાંતિથી જીવન છે હવે જુઓ જે માર્ગેથી પાછું ન વળી શકાય એનું નામ વાસના છે તો પાંડુ મહારાજ એક દિવસ એક વૃક્ષના થડે આસન બિછાવી અને માળા કરે છે થોડો વર્ષાનો આછો સમય છે નિજરણા ખળખળ કરતા વહે છે વસંત ઋતુ જેવી માદકતા છે અને માદરી એ જળધરામાંથી પાણીનો ઘડો ભરી સ્નાન કરી અને માથે એક જળકુંભ લઈ અને માદરી ચાલી આવતી હતી એને જોતા પ્રકૃતિનો કંઈક માદકતા અને પાંડુ મહારાજાને વિષયનો સંકલ્પ થયો ભોગ સંકલ્પ ઉઠી આવ્યો વાસના પ્રબળ બની એને યાદ છે કે હું આને સ્પર્શ કરીશ તો મારું મૃત્યુ થશે જુઓ પણ છતાંય પાંડુ મહારાજા પાછા ફરી શકતા નથી અને માદરીની નજીક જાય છે માદરી સમજી ગઈ માદરી દોડવા ગઈ કે ના પ્રભુ તમને વરદાન છે તમને આરે શાપ છે મહારાજ મારો સ્પર્શ ન કરો તમને શું થયું છે અમારા સૌભાગ્ય જૂટવાઈ જશે મહારાજ દૂર હટો પાંડુએ કહ્યું કે દેવી મને ખબર છે કે મારું મૃત્યુ થશે પણ થોડી ક્ષણ ના મહારાજ એ જપા જપીની સાથે જ પાંડુએ માદરીનો હાથ કામ ભાવથી પકડ્યો અને એ જ વખતે પાંડુનું મોત થયું મરી જવાની ખ્યાલ હોવા છતાં પાંડુ મહારાજ વાસનામાંથી પાછા ફરી શક્યા નથી આનું નામ વાસના જ્યાંથી પાછું ન ફરી શકાય ખબર છે કે આ રસ્તો સારો નથી કેટલા એવા કુટુંબો છે કે જેમાં એને ખ્યાલ છે કે આ પરસ્ત્રી ગમન સારું નથી પરિણામ સારું નહીં આવે પણ એ માર્ગેથી પાછા ન ફરી શકે એનું નામ વાસના છે અને આવી વાસના બેબૂજ એટલે કે એને ઠારી ન શકાય એવી વાસના પોતે ઠરતી નથી અનેક કુટુંબોને સળગાવી દે છે એક નાનકડો પ્રસંગ વાસના કેવી રીતે કુટુંબો સળગાવે એક કુટુંબમાં એક બાજુમાં પડોશમાં મારીએ ભાઈ આમના નોકરીએ જાય બેન એકલા હોય પણ ટીવી ઉપર કોઈ સારા કાર્યક્રમ આવે એટલે પાડોશમાંથી ભાઈ ક્યારેક જોવા આવ્યા હશે એમ કરતા કરતા પરિચય વધ્યો અને એ વાસનામાં લપસી પડ્યા હવે આ વાતની લોકોમાં ખબર પડી એટલે એમના પતિને કોઈએ કીધું કે તમારી પત્નીની ચાલ ચલગત સારી નથી એટલે એના પતિએ એનો દસ વર્ષનો છોકરો હતો ને એને કહ્યું કે બેટા તારે છે ને આજે સ્કૂલે બુલે ન જવું ઘેર રહેજે કોણ આવે છે કોણ જાય છે એની જરા મને નોંધ આપજે ભલે દીકરો તો બેઠો સ્કૂલે ના ગયો અને પેલાના જે હશે એ તો આવીને સમય થયો છે એટલે એની આ છોકરાની બાએ કીધું જા નિશાળે જા તો કે ના હું નહીં જાઉં અરે નિશાળે શું કામ નથી ના હું નહીં જાઉં જાય છે કે નહીં કે મારું ના હું નહીં જાઉં આ રગજગ ચાલી આને એમ થયું કે નક્કી આ હવે આમાં દાળમાં કાળું છે અને આ બધું મારા પતિને કહી દેશે એટલે છોકરાને ઢસડી એક બાજુમાં ઘાસનું કોઢિયું હતું ને એમાં લઈ જઈ છોકરાના માથામાં લાકડીનો પ્રહાર કરીને છોકરાને મારી નાખ્યો સગા પુત્રની હત્યા જનેતા એક વાસનાને માટે કરી બનેલી વાત છે મારી નાખ્યું બારણું બંધ કર્યું વાસનાનો તો જે હતા એ પ્રસંગો પૂરા સાંજ પડી તેનો પતિ આવ્યો એટલે એમણે ચારે બાજુ નજર કરીને કીધું કે ભાઈ આપણો દીકરો ક્યાં તો કે ક્યાંય રખડવા ગયો છે પણ પછી આવ્યો નથી આમને લાગ્યું કે રખડવા નહીં પણ આમાં કાંઈક છે બોલ ક્યાં ગયો છે પણ જવાબ નથી દેતી એટલે પોતે પોતાની રીતે ચારે બાજુ તપાસ કરવા માંડ્યા એટલે છેવટે આણે એમ કીધું કે છોકરો કદાચ આ ઘાસના ઓરડામાં હશે એટલે એ ઓરડો જોવા માટે એનો પતિ ગયો તો જેવો એ પતિ બારણું ખોલીને ગયો એવું જ એને બારણું બંધ કરી દીધું અને એમાં થોડું ઘાસચારો ગાય રાખતા છે એના માટેનું હતું તો એમાં એ ઘાસની અંદર પૂરી બારણું મારી અને સળગતો કાકડો જ એમણે પેલા ઘાસના ઘરમાં નાખી દીધો પુત્ર હત્યા કરી પતિ હત્યા કરી ખોટું રુદન કર્યું બધા જ જે કાંઈ હોય અંતિમ વિધિ કાર્યક્રમો પૂરા થયા પછી પેલી સ્ત્રી એ પેલા પાડોશ પરપુરુષ હતો ને એમની પાસે ગઈ કે હવે આપણે નિષ્ફિકર છે ત્યારે પેલા એ કીધું ભાગ અહીંથી નહીતર મારી નાખીશ જે એક સ્ત્રી મહિલા પોતાની વાસનાની પૂર્તિ માટે પોતાનું સૌભાગ્યને બાળીને સળગાવી દે પોતાના પ્રાણ પ્યારા પુત્રને મારી નાખે કાલ સવારે તારી અતૃપ્ત વાસનાઓ મારો પણ ભોગ લે નીકળ અહીંથી તો કેટલાક કુટુંબો આવી રીતે સળગી જાય એ આ વાસનાનું પરિણામ છે દુષ્પુર છે એવી રીતે ધનની વાસના એવી રીતે જ પ્રતિષ્ઠાની વાસના એક એક વાસનાઓ એવી છે કે જેને ક્યારેય પૂરી ન કરી શકાય એક ડોસો મરણ પથારી છેલ્લા ડચકા લેવાય હવે એમાં મરું મરું થયો છે એમ સમજો સાવ મરું મરું ગયો કે રહ્યો ગયો કે રહ્યો એમ ત્યાં માળો બોલ્યો એલા છગન ક્યાં છગન એનો મોટો દીકરો તો કે આ બાપુજી અહીં તમારા માથા પાસે એવું ભોય છગન એ હું મોટો હા હા હા તો વસ્તેરો મગન ક્યાં તો કે મગન પગ દબાવી આ મગન અરે રે રે હા તો સૌથી નાનો વસ્તેરો કાંતિ ક્યાં તો કાંતિ આ પંખો નાખે તમને અરે અરે અરે ત્રણેય અહીંયા દુકાન હાવ રેઢી મરી ગયો લ્યો ગોટો વળી ગયો આટલું કઈ હવે તું જાતો જાને બાપા દુકાન ની શું કામ ચિંતા કરે એક જણો મૂર્છિત થઈ ગયેલો ખરેખર મૂર્છિત થઈ ગયો તેના ત્રણ દીકરાઓ એને લઈને દવાખાને ગયા ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી તો બેઠો થયો ત્રણેય છોકરાઓ અહીંયા એમણે કીધું મૂર્ખાવ અહીં કેમ છો બધા બાપુજી તમે બેભાન થઈ ગયા હતા હા તે હું બેભાન થઈ ગયો એક જણા ધંધો તો ચાલુ રાખવો જોઈએ કે એ ધંધો ખોટી થાય હાલે માણસની વાસના બેહદ છે એને પૂરી કરી શકાતી નથી એકવાર ગરડામાં બહુ વરસાદ વરસ્યો ને એટલે મહારાજ કે ચાલો આપણે બધા નદીએ પૂર જોવા જાય સ્નાન કરવા જાય બધાને સાથે લઈને મહારાજ ઘેલાને કાંઠે ગયા ઘેલા ઘૂઘવાતા કર્યો એટલે મહારાજે સંતો પાર્ષદો સામે જોઈને કહ્યું પાર્ષદો સંતો ભક્તો કાંઈ સમજાય છે તો કે ના મહારાજ ઘેલા ગાંડી થઈ તો કે ના આવા ઘૂઘવાટા કરતા પૂર જે દેખાય છે ને એ દરેક જીવના અંતઃકરણમાં વાસનાના આવા પૂર ઘૂઘવાટા કરે છે ઓહો આવા પૂર દરેક જીવના અંતઃકરણમાં આવી રીતે ઘોઘવાટા કરે છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે લાખ મણ લોઢાની ગોળી એને તપાવીને લાલચોળ થઈ જાય પછી કોઈ બે છાટા પાણી નાખે એ તો વરાળમાં ક્યાંય ઉડી જાય એ તો ગંગા જેવો મોટો ધરો હોય એમાં કોઈ મોટા મશીનો લાવીને હડસે લે ત્યારે મહિના મહિના સુધી તો મોટા લોઢ ઉછળે ત્યારે એ લોઢી ઠંડી પડે એમાં જીવનું અંતઃકરણ વાસનાથી તપ્ત છે અતિશય તપ્ત હવે ટાળવું જ પડે એ હકીકત છે પણ ટાળવાનો ઉપાય જ્યારે કોઈ વચનામૃત આવશે ત્યારે વિચારીશું પણ અહીં આવે જે બીજો પેરેગ્રાફ છે એના ઉપર મહારાજે તરત જ એમ કહ્યું કે મુક્તાનંદ સ્વામીનો જે પ્રશ્નનો જવાબ આવ્યો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ વાસનાની વાત તો સમજ્યા પણ હવે એકાંતિક ભક્ત કોને કહીએ ત્યારે મહારાજે એમ કહ્યું કે એકાંતિક ભક્ત તો એને કહીએ સ્વામી કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય જે એક પ્રવાહ આવે છે એમાંથી સરસ મજાની વાત કે ભગવાન સિવાય જેને કોઈ બીજી વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય એ ભગવાનનો એકાંતિક ભક્ત છે પ્રથમનું સાઠમું વચનામૃતમાં પણ મહારાજ એમ કહ્યું કે વાસના રહિત વર્તવું એકાંતિકનો ધર્મ છે અને જો થોડી ઘણી વાસના હોય તો સમાધિમાંથી પણ ખેંચી લાવે માટે વાસના ટાળવી અને એ ટાળે એને એકાંતિક ભક્ત કહેવાય મધ્યના અડતાલીસમાં એક વાસના કઈ રીતે એની સમજાવટ બહુ સરસ છે કે જે એકાંતિક ભક્ત કોને કહેવાય તો આને કહેવાય કોને તો જેના જેની આંખ છે એ ભગવાન ભગવાનના ભક્તોનું દર્શન કરવા ઈચ્છે જેના કાન છે એ ભગવાનની કથા અને એમના શ્રવણ કરવા ઈચ્છે જેની નાસિકા છે ભગવાનને ચડાવ્યા ચંદન પુષ્પની સુગંધ લેવા માટે જ ઈચ્છે જેની જીહવા છે ભગવાનના ગુણગાન અને મહાપ્રસાદના રસને જ ઈચ્છે અને જેમની ત્વચા છે ભગવાન અને ભગવાનના સંતનો સ્પર્શ કરવાને જ ઈચ્છે પણ ભગવાન વિના બીજી કોઈ વસ્તુને સુખદાયી ન જાણે એવી રીતે જે વર્તે એનું નામ મહારાજ કે એકાંતિક ભક્ત છે અડતાલીસમું મહારાજ બેઠેલા ને એમાં એ બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠેલા ને એમાં હરિભગત આવ્યા મહારાજને ભેટ માટે નગદ રૂપિયા સો એ વખતના જમાનાની એ કોથળી મહારાજ પાસે મૂકી છીકા ખખડ્યા એટલે એ કોથળી ઉપાડીને મહારાજે તરત કીધું લ્યો બ્રહ્માનંદ સ્વામી તમે રાખો એમ કહ્યું ને બ્રહ્માનંદ સ્વામીની આંખમાં ધારા છૂટી અરે રે મહારાજ હે મારા પ્રભુ આ બ્રહ્માનંદ રૂપિયાનો ભૂખ્યો નથી પણ તમારી મૂર્તિનો ભૂખ્યો છે મને લોક પ્રતિષ્ઠાની ભૂખ નથી પણ તમારી હેતનો ભૂખ્યો છું મને દુનિયાદારીની ભૂખ નથી મહારાજ પણ મને તમારી કૃપાની ભૂખ છે પૈસાનો ભૂખ્યો નથી હું તો તમારી મૂર્તિનો ભૂખ્યો છું એક વાસના જેને બીજું કંઈ જોઈતું નથી સંપૂર્ણપણે ભગવાન સિવાય બીજું કંઈ અને બીજી બાબત તરત મૂકી કે બ્રહ્મરૂપ વર્તે વાસના એક કર્યાનો પ્રયાસ કર્યો હોય કદાચ એવી રીતે વર્તવા માંડ્યો હોય પણ આત્મભાવ એટલે કે બ્રહ્મરૂપની ભાવના દ્રઢ ન થઈ હોય તો ભક્તને મોટી હાનિ થાય કારણ કે જેમ ભગવાનમાં હેત કરે એમ બીજે પણ હેત થઈ જાય એટલે પ્રથમના એકવીસમાં બતાવ્યું કે જે દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી પોતાનું સ્વરૂપ જુદું જાણે અને ધર્મે સહિત એકાંતિક ભક્તિ કરે અને ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજાય એના માટે સંતનો સમાગમ નિરંતર રાખે એનું નામ એકાંતિક ભક્ત આ એકાંતિક ભક્ત છે આગળ વચનામૃતમાં પણ બતાવ્યું લગભગ આડત્રીસમાં કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન આવી રીતે જે ગ્રહસ્થ ગ્રહસ્થ આશ્રમમાં રહે છે એ ખરો ભક્ત છે એકાંતિક ભક્ત છે એકાંતિકની આ બાબતો છે લોયાના છઠ્ઠામાં બસ એક ટૂંકું ફોર્મ કે જે ભક્તને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ આ ચારેય સાધનો જેને પરિપૂર્ણ છે એ ભગવાનનો એકાંતિક ભક્ત છે એકાંતિકનો અર્થ જ છે એક અંત યશ્ય સહ એકાંતિક જેને એક જ અંત એની વૃત્તિઓનો એક જગ્યાએ વિરામ એક ભગવાનના ચરણમાં વિરામ એક જ જોડાણ બીજે ક્યાંય જતી નથી જેની વૃત્તિઓ એનું નામ એકાંતિક કહેવાય એક ભગવાન સિવાય કોઈ રૂચિ નહીં કોઈ વાસના નહીં કોઈ સંકલ્પ નહીં તો આ એકાંતિક ભક્તની વાત છે અને વાસનાનું જે સ્વરૂપ છે એ ઈચ્છાઓને ઓળખવી આવશ્યકતાને ઓળખવી રાગને ઓળખો અને ન પૂરી કરી શકાય એવી જે વૃત્તિઓ છે એને ઓળખવી એ બધી વાસનાઓ છે અને એ વાસનાઓનો નાશ કરતા કરતા ભગવાનમાં એક ભાવથી જોડાઈ જવું ત્યારે એનું નામ એકાંતિકપણું છે અને મહારાજે પણ બતાવ્યું છે કે એવું સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ જો કોઈ સાધન બાકી રહેતું હોય તો એ એકાંતિકપણું છે એ એકાંતિકપણું હાંસલ કરવું એવી રુચિ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે આ વચનામૃત પૂરું કરીએ સહજાનંદ સ્વામી મહારાજ